એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા એન્જલ અને જૈવલ વાર્તા સાંભળે છે અરે વાહ ભાઈ અને સુરેન્દ્રનગરમાં બેઠા બેઠા ધવલભાઈ વાર્તા સાંભળે છે આવો આવો મારા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે જાદુઈ માછલી એક હતો માછીમાર એ તો દરિયા કિનારે રહેતો હતો રોજ સવારે હોડી લઈને દરિયામાં દૂર દૂર સુધી માછલા પકડવા જતો અને માછલા પકડીને બપોરે પાછો આવે ઘરે હો બજારમાં માછલા વેચીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે આ માછીમાર હવે એક દિવસની વાત છે એ દિવસે સવારે તે હોડી લઈને માછા માછલા પકડવા ગયો પણ એને તો આજે એકેય માછલી ઝાડમાં ફસાય નહીં એણે ઘણા પ્રયત્નો કર્યા પાણીમાં ઝાડ નાખી પછી ઝાડ ખેંચી ઝાડ તો બહુ વજનદાર હતી હો આ વખતે એની જાળમાં એક મોટી જબર માછલી પકડાઈ હતી ભાઈ માછીમારના આનંદનો પાર ન રહ્યો માછીમારે જાળ ખોલીને જોયું તો અંદર તો મોટી માછલી એ તો બોલી એ માછીમાર તું મને તારા ઘરે લઈ જા પણ જોજે મને તારા ભોજન માટે રાંધીશ નહીં અને કોઈને બજારમાં વેચીશ નહીં હું તને ઘણી મદદ કરીશ હો તું મને કેવી રીતે મદદ કરીશ માછીમારે પૂછ્યું અરે મને એક તક આપ હું તારી બકરી ચરાવવા લઈ જઈશ માછલી બોલી માછીમારને માછલીની વાત સાંભળીને બહુ આશ્ચર્ય થયું માછીમાર પાસે એક બકરી હતી એટલે માછીમારે માછલીને હા પાડી માછલી લઈને માછીમાર પોતાના ઘેર જવા રવાના થયો અને રસ્તામાં માછલી હતી ને એ તો કદમાં નાની ને નાની થતી ગઈ માછીમાર ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં માછલી એટલી બધી નાની થઈ ગઈ હતી કે એ તો ગમે ત્યાં બેસે ને તો પણ એની તરફ કોઈનું એ ધ્યાન ન જાય ઓ ભાઈ બીજા દિવસે સવારના માં માછલી છે ને આ બકરીની પીઠ પર બેસી ગઈ અને બકરીને ચરાવવા એ તો જંગલમાં લઈ ગઈ માછલી બકરીને ચરાવીને સાંજે ઘેર પાછી લાવી આમ ને આમ થોડાક દિવસ પસાર થઈ ગયા હો ભાઈ એક દિવસ આ માછલી બકરીને એક ખેતરમાં ચરાવવા લઈ ગઈ ખેતરમાં તો લીલું છમ મજાનું ઘાસ હતું બકરીને ખેતરમાં ચરતી જોઈને ખેડૂત થયો ગુસ્સે અને દોડતો આવ્યો અને બકરીને લાકડીથી મારવા લાગ્યો બકરીની પીઠ ઉપર બેઠેલી માછલી હતી ને એટલે એ તો તરત બોલી અરે એ ખેડૂત બકરીને મારવાનું બંધ કર નહીતર તારું આવી બનશે આ વાત સાંભળીને ખેડૂત તો ભારે ગભરાયો અને આજુબાજુ જોવા લાગ્યો પણ એને કોઈ દેખાયું નહીં એટલે એ તો બહુ ડરી ગયો અને ત્યાંથી ભાગ્યો મુઠ્ઠીઓ વાળીને બકરી આરામથી ખેતરમાં ચરવા લાગ્યો પછી તો ભાઈ આ માછીમાર હતો ને એ માછીમારને એક સુંદર મજાનો દીકરો હતો એ પરણાવવા જેવડો થયો હતો લગ્ન કરવા જેવડો એક દિવસ આ માછીમારે માછલીને કહ્યું માછલી મને બહુ ચિંતા થાય છે મારા દીકરાની તું મારા દીકરા માટે એક સુંદર મજાની વહુ શોધી લાવ સુંદર મજાની કન્યા શોધી લાવ માછલીએ પૂછ્યું તું શા માટે કન્યાની શોધ કરે છો તારા દીકરા માટે કન્યા તો તારા ઘરમાં જ છે એમ બોલતા જ માછલી તો એક સુંદર મજાની કન્યા બની ગઈ હો ભાઈ માછીમાર તો આ સુંદર મજાની છોકરીને જોતો જ રહ્યો માછલીમાંથી કન્યા બની ગઈ હતી હો પછી એ છોકરી બોલી સાંભળો હું એક દેવીના શાપના કારણે માછલી બની ગઈ છું પણ જો તું તારા દીકરા સાથે મારું લગ્ન કરીશ તો મારું અડધું દુઃખ તો દૂર થઈ જશે દિવસે હું સ્ત્રી બનીને રહીશ પણ રાત્રે પાછું મારે માછલીનું રૂપ લઈ લેવું પડશે હો માછીમારના દીકરાને આ સુંદર મજાની છોકરી ગમી ગઈ ભાઈ તે એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો માછીમારના દીકરા સાથે આ કન્યાના લગ્ન થઈ ગયા પછી તો માછલી દિવસે સ્ત્રીના રૂપમાં રહેતી અને રાત્રે ફરીથી માછલી બની જતી માછીમારનો પેલો દીકરો એની સાથે મજાથી રહેવા લાગ્યો પણ રાત્રે માછલી બની જાય એટલે એ તો બહુ નિરાશ થતો હો હવે એક દિવસની વાત છે એ સ્ત્રી રાત્રે ચૂપચાપ દરિયા કિનારે પહોંચી ગઈ એના હાથમાં માછલીનું ખોળિયું હતું માછલીના કપડાં હતા માછલી જેવા એને દરિયા કિનારે મૂકીને દરિયામાં એ તો નાહવા પડી એ નાહવા પડી કે તરત જ માછીમારનો દીકરો હતો ને એ આ માછલીના બધા કપડાં લઈને દોડતો ઘેર આવી ગયો અને એ કપડાને ચૂલામાં નાખીને બાળી નાખ્યા સળગાવી દીધા કપડા હો કે ફરીને આ કપડા જો પહેરી લેશે તો ફરીને મારી પત્ની માછલી બની જશે એટલે એણે તો ચૂલામાં સળગાવી દીધા બધા કપડા થોડી વાર પછી ઘરના બારણે ટકોરા પડ્યા ઠાક ઠાક ઠાક ઠાક ઠાક ઠાક માછીમારના દીકરાએ બારણું ખોલ્યું રાતના સમયે એની પત્ની પાછી આવી હતી એટલે એના આનંદનો તો પાર નહોતો હો ભાઈ અને એની પત્નીએ હસવા લાગી એના સાપનો અંત આવી ગયો અને હવે તો એ માછલીમાંથી સુંદર મજાની સ્ત્રી બની ગઈ પેલા માછીમારના દીકરાની પત્ની બની ગઈ હો ભાઈ અને પછી તો એ ક્યારેય ફરીને પાછી માછલી બની નહીં પછી તો ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું તો ભાઈ એન્જલબેન જયવલભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો